એ આવો આવો આવી ગયા બધા હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આજે તો ગાંધીનગરમાં બેઠા બેઠા શિવાંશ વાર્તા સાંભળે છે અને આમ દૂર દૂર બેંગ્લોરમાં બેઠા બેઠા આરાધના પણ વાર્તા સાંભળે છે ને અરે વાહ વાહ સાંભળો સાંભળો મારા નાના મોટા ભૂલકાઓ આજે હું તમને મૂછાળી માની વાર્તા કહેવાનો છું ભાઈ ધ્યાનથી સાંભળજો વાર્તાનું નામ છે સસાભાઈ સાંકળિયા <laughs> એક હતું શિયાળ અને એક હતો સસલો આ શિયાળ અને સસલાને બંને જણાને એકવાર ભાઈબંધી થઈ હો ભાઈ બે જણા એકવાર ગામ ચાલ્યા રસ્તામાં બે માર્ગ આવ્યા બે રસ્તા ફાટ્યા એક માર્ગ હતો ચામડાનો અને બીજો હતો લોઢાનો શિયાળ કે હું ચામડાના રસ્તે ચાલું પછી શિયાળ ચામડાના રસ્તે ચાલ્યું અને સસલો લોઢાને રસ્તે ચાલ્યો હો ભાઈ લોઢાના રસ્તે ચાલતા ચાલતા એક બાવાની ઝૂંપડી આવી સસલાને તો ખૂબ ભૂખ લાગી હતી તેથી તે બાવાજીની ઝૂંપડીમાં ગયો ઝૂંપડીમાં આમ તેમ જોયું ત્યાં તો સસલાભાઈને ગાંઠિયા અને પેંડા હાથ લાગ્યા ભાઈ ઝૂંપડીમાં તો કોઈ નહોતું એટલે સસલા ભાઈએ તો ખૂબ ખાધું અને પછી લાંબા થઈને ઝૂંપડીના બારણા બંધ કરીને સૂતા એટલામાં બાવો આવ્યો અને ઝૂંપડીના બારણા બંધ જોઈને બાવાએ પૂછ્યું મારી ઝૂંપડીમાં કોણ છે અંદરથી સસલાભાઈ તો ખૂબ રોફથી બોલ્યા લો એ તો સસ્સો ભાઈ સાંકળિયા ડાબે પગે ડામ ભાગ બાવા નીકળ તારી તુંબડી તોડી નાખું ભાવો તો આ સાંભળીને ડરીને ભાગ્યો ગામમાં જઈને એક પટેલને તેડી આવ્યો હતો પટેલ ઝૂંપડી પાસે જઈને બોલ્યો બાવાજીની ઝૂંપડીમાં કોણ છે અંદરથી રોફથી ફરી સસલાભાઈ બોલ્યા એ તો ભાઈ સાંકળિયા ડાબે પગે ડામ ભાગ પટેલ નકર તારી પટલાઈ તોડી નાખું <laughs> પટેલ પણ આ સાંભળીને ડરીને ભાગી ગયો પછી પટેલ ગામના મુખીને તેડી આવ્યો સરપંચને મુખી આવીને કે કોણ છે ત્યાં બાબાજીની ઝૂંપડીમાં સુતા સુતા સસલાભાઈએ રોફ બંધ કહ્યું એ તો સસ્સોભાઈ સાંકળ્યા ડાબે પગે ડામ ભાગ ભાગમુખી નીકર તારું મુખીપણું ભાંગું લો બોલો આમ હિંમતથી સસલાએ તો કહ્યું અને આ સાંભળીને મુખી પણ ડરીને ભાગી ગયો પછી તો બાવાજી પણ ગયા બધા ગયા પછી સસલાભાઈ ઝૂંપડીમાંથી બહાર નીકળ્યા શિયાળને મળ્યા અને બધી વાત કહી હો શિયાળને પણ ગાંઠિયા પેંડા ખાવાનું મન થઈ ગયું તે કે ત્યારે હું પણ ઝૂંપડીમાં જઈને ગાંઠિયા પેંડા ખાઈ આવીશ <laughs> સસલો કે પણ જો બાવો આવશે તો ઝૂંપડીમાંથી બોલીશ કેમ શિયાળ કે અરે હું પણ બોલીશ એ તો શિયાળભાઈ સાંકળિયા ડાબે પગે ડામ ભાગ બાવા નીકળ તારી તુંબડી તોડી નાખું એમ બોલીશ હું તો સસલો કે ઠીક જાઓ ત્યારે લ્યો ગાંઠિયા પેંડાનો સ્વાદ તમે તે પછી શિયાળ તો અંદર ગયું ઝૂંપડીની અંદર ત્યાં તો તરત જ બાવાજી આવ્યા હો અને બોલ્યા મારી મઢીમાં કોણ છે મારી ઝૂંપડીમાં કોણ છે શિયાળ તો હળવેકથી કે એ તો શિયાળભાઈ સાંકળિયા ડાબે પગે ડામ ભાગ બાવા નીકળ તારી તુંબડી તોડી નાખું બાવાજી તો આ સાદ પારખી ગયા અવાજ ઓળખી ગયા એટલે કે ઓહો આ તો શિયાળ છે પછી બાવાજીએ બારણા ખસેડ્યા ઝૂંપડીના અને અંદર જઈને શિયાળને બહાર કાઢીને સોટીએ ને સોટીએ ખૂબ માર માર્યો અપાય <laughs> શિયાળભાઈને ગાંઠિયા પેંડા તો ન મળ્યા પણ સોટીનો માર પીડ્યો બોલો આરાધના બેન આવા હતા સસાભાઈ સાંકળિયા શિયાળને માર ખવડાવ્યો બિચારાને તો મજા આવી ને ચાલો આવજો આવતીકાલે હું તમને બીજી વાર્તા કહીશ ભાઈ શિવાંશ હવે સૂઈ જાઓ આવજો